એ આવો આવો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો ધ્યાની આવી છે એનો ભાઈ વિવેક છે ઓહો હો હો હો આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ બેસો બેસો આજે છે ને આજે હું તમને ફરીને મૂછાળી માની વાર્તા કહેવાનો છું ભાઈ હા હવે તો તમને બધાને એમનું નામ આવડે છે કા એમનું નામ ગીજુભાઈ બધેકા છે આ એમની વાર્તાનું નામ છે સમળીમાં તમે બધાએ સમળી પંખી જોયું છે ને હા એ જ તો સાંભળો એક હતો વાણિયો આ વાણિયાભાઈ હતા ને એના હાથે એક ગુમડું થયું આ વાણિયાભાઈ રોજ વૈદ પાસે જાય ડાક્ટર પાસે જાય અને દવા કરે પણ કેમે કરીને ગુમડું ફૂટે નહીં એનું હો એકવાર આ વાણિયાભાઈ વેદ પાસે જતા હતા ત્યાં રસ્તામાં એને એક સંભળી મળી સંભળી કે વાણિયાભાઈ હે વાણિયાભાઈ આ તમારા હાથે શું થયું છે વાણિયો કે જુઓ ને બેન આ કેટલાય દિવસથી ગુમડું થયું છે મને ફાટતું એ નથી ને ફૂટતું એ નથી કોણ જાણે કેવી એ જાતનું છે આ ગુમડું સંભળી કે અરે એમાં તે શું છે ગુમડું હું ફોડી આપું પણ એમાંથી જે નીકળે એ મારું હો વાણિયાભાઈ તો મનમાં વિચાર કરવા લાગ્યા કે આ ગુમડામાંથી તે વળી નીકળવાનું શું હતું પાક નીકળશે અને પરવું નીકળશે એમાં સમળી કાંઈ ખાટી જશે નહીં એમ ધારીને એણે કહ્યું હા ઠીક ઠીક જે નીકળે તે તમારું એકવાર મારું દુઃખ મટાડો સમળી બા આવું કીધું હો વાણિયા ભાઈએ તો સમળીએ તો પછી ચાંચ મારીને જટ દઈને ગુમડું ફોડી નાખ્યું ત્યાં તો એમાંથી એક દીકરી નીકળી રૂપાળી રંભા જેવી દીકરી આપતા વાણિયાનો જીવ ન ચાલ્યો હો પણ કરે શું હે આ સંભળી સાથે વચને બંધાયો હતો એ તો સંભળીને કીધું હતું ગુમડામાંથી જે નીકળે તે તારું છેવટે કોચવાતા મને વાણિયા ભાઈએ સંભળીને દીકરી આપી સમળી તો દીકરીને એના માળામાં લઈ ગઈ મોટા બધા માળામાં સમળીએ એને રાખી સમળીએ એનું નામ રંભા પાડ્યું હો ભાઈ હા સમળી તો રંભાને કાંઈ રાખે રોજ નીચ નવા ખાવાના લઈ આવે પહેરવા ઓઢવાના ને લુગડા ઘરેણા લઈ આવે હો અને રાજી રાજી રાખે દીકરીને આ રંભા દીકરીને કોઈ વાતની કમી નહોતી હો ભાઈ એકવાર રંભા કે માં મને ચંદન હાર પહેરવાની હોશ થઈ છે મારે ચંદન હાર પહેરવો છે સંભળી કે ઠીક ત્યારે દીકરી તો કાલે ચંદન હાર લઈ આવું પણ જોજે હો આ વખતે લાવતા લાવતા બે દી મોડું એ થઈ જાય મારે તો ચંદનહાર તો કોક રાજાને ઘેર હોય કે મોટા નગર શેઠને ત્યાં હોય મોડી આવું તો મુંજાઈશ નહીં હો દીકરી સમળીએ તો આવું કહ્યું રંભા કે ઠીક પછી સમળી તો આ ચંદનહાર લેવા ઉડી એક દિવસ થયો બે દિવસ થયા ત્રગડે ત્રણ ત્રણ દિવસ થયા પણ ક્યાંય ચંદનહાર હાથ ન આવે હો ચંદનહાર ક્યાંકથી મળે ત્યારે સમળી પાછી આવે ને હે ધ્યાની રંભા તો માળામાં બેઠી બેઠી સમળી રાહ જુએ છે આજ આવશે કાલ આવશે એમ કરતી કરતી વાટ જોતી બેઠી છે હો ભાઈ ત્યાં તો એક રાજાનો કુંવર ઘોડા ઉપર શિકાળે નીકળેલો તબડાક તબડાક તબડાક તબડાક તબડાક તબડાક તબડાક કરતો અને એ તો માળા પાસે આવ્યો રંભાને જોઈને એ તો ખુશ ખુશ થઈ ગયો એને તો આવી સુંદર છોકરી ક્યારેય નહોતી જોઈ રંભાને તો એ પોતાના મહેલ લઈ ગયો ભાઈ પછી તો હો ચોથો દિવસ થયો ત્યાં તો સમળી હાર લઈને પાછી આવી પણ માળામાં જોયું તો રંભા ન મળે ક્યાંય સંભળી કે રંભા ક્યાં ગયો છે ઘણા સાદ પાડ્યા પણ રંભા આવી નહીં ભાઈ સંભળી તો રોવા માંડી ખૂબ ખૂબ રોયો ધ્રુસકે ધ્રુસકે રોય પણ રંભા ક્યાંથી આવે એ તો રાજાના કુંવર સાથે મહેલમાં રમતી હતી મહેલમાં ખાતી હતી અને મહેલમાં મોજ મજા કરતી હતી સમળી તો રોય રોઈને થાકી પછી કે ચાલને હું એને ક્યાંક ગોતું સમળી તો ઉડી દરેક ઘરને છાપરે જઈને બેસે ને બોલે મારી રૂપાળી બાને આ મારી રાધિકા બાને કોણ હરી ગયું કોણ જીતી ગયું કોણે દીધા વનવાસ સમળી ગામો ગામ ફરે અને છાપરે છાપરે બેસીને આવું બોલે એમ કરતા કરતા જે ગામમાં રંભા હતી તે ગામમાં સમળી આવી અને રાજાના મહેલની ઉપર બેસીને બોલી મારી રૂપાળી બાને મારી રાધિકા બાને કોણ હરી ગયું કોણ જીતી ગયું કોણે દીધા વનવાસ હિંડોળા ઉપર બેસીને રંભાતો ખટક ખટક ખટક ખટક હિંચકતી હતી એને કાને આ સમળીનો અવાજ આવ્યો એ કે સાંભળો તો ખરા એલા કોણ બોલે છે ત્યાં તો સમળી ફરી બોલી મારી રૂપાળી બાને મારી રૂપાળી બાને મારી રાધિકા બાને કોણ હરી ગયું કોણ જીતી ગયું અને કોણે દીધા વનવાસ રંભા કે અરે આ તો મારી બા જ બોલે છે દાસીઓ કે નારે બા એ તો છાપરે બેઠેલી પેલી સમળી બોલે છે સમળી રંભા કે ખરેખર એ મારી બા જ છે એને અહીં લાવો એને અહીં લાવો પછી આ માણસોએ છાપરે ચડીને સંભળીને પકડી અને મહેલમાં લઈ આવ્યા દીકરીને જોઈને સંભળી તો રાજી રાજી થઈ ગઈ ઓ ભાઈ માં દીકરી ભેટી પીડ્યા પછી રંભાએ દીકરીએ સંભળીને માટે સોનાનું પાંજરું કરાયું અને એમાં એને રાખી માં દીકરી આ રોજ સુખ દુઃખની વાતો કરે છે ને ખાય પીએ ને મોજ મજા કરે છે ભાઈ તો પછી મજા પડીને આ સમળીની વાર્તા સાંભળવાની ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો